मैं प्रिंटर चल रहा ને વધારે વાત કરી દે જરા બહુ ઊંડાવજો તો સુધા સુધા જ મારશે એમને એવો જ ઊંડાવ છે સાયન્ટિફિક વિજ્ઞાન સિવાય અનંત હતા સાથે هغه واره ده ઠંડી ને બધું બહુ હતું એટલે દાદી દીકરીને અહીંયા આવ્યા છે અહીંયા હવે ધંધો શરૂ કરવાના છે પ્રયત્ન અભુબેન પૂછે છે જ્ઞાન લીધું છે છતાં અંદર આખો જ્ઞાન વસ્તુ થાય તો શું કરવું કેમ કે થાય છે એટલે પરત ખ્યાલ આવી જાય કે આ નક્કી થવું જોઈએ એ કોઈ વાર થાય છે પછી ખ્યાલ આવી જાય છે કે આ નક્કી થવું જોઈએ ખ્યાલ આવે છે બેન કરીએ તો નવા માણસને બધું દૂર થયા કરે ને આપણે વધારે ગુસ્સો કરીએ ખોટી વસ્તુ થઈ ને કોઈને દુઃખી કરવા છે એમ કોઈ દુઃખ જીવન છે કાચા દોરા જેવું છે પણ કાચા દોરા જેવું છે આપણે કોઈને કહ્યું આપણા શબ્દોથી તે દોરો તૂટી ગયો એ જ્યારે ફરી આપણે એને સારવા જઈએ એને કોઈ પથારી પાસીને ફરી એને ઉપાડી દીધી ફરી પાથરવાનું કહ્યું હવે જ્યારે જોડો કરે છે તે ગાંઠ બંધ થઈ જાય જોડો આખો તો નથી થતો એટલે એના મનમાં જે ગાંઠ બંધ થઈ ગઈ એ ગાંઠ કેવી રીતે તોડવી છે કોઈ નહીં કરે માણસને ખોટું લાગ્યું today. પૂછે છે કે એમ કેમ થયું પ્રકારના ના તો લઈ જ જાય અને એમ થાય કે પૈસા ફસે એટલે પાછો લેવા આવી આ વાતમાં લઈ જાય અમુક ચીજ લેવા જોઈએ ભગવાન આપી દે તો બેન કે ઇન્ડિયાથી હમણાં પાછા આવ્યા પછી તો બહુ ભેગું કરી દીધું પાછું કરે છે કે આ ભૂલ થઈ ગઈ છે એવું લાગે છે ભૂલ થઈ ગઈ છે કપડા કપડા કપડા ને સાડીઓ ને બધું એવું છે મને મેં લીધા પછી મને બોજો લાગ્યા કરે છે તો એમ કે છે કે જેને માટે લીધી છે એને આપવી પડશે ને ગમે તેને બી થોડી અપાય દાખેલું છે કરી છે મળશે એમને આવું તમે જે કહો છો એ બધું જોવા મળશે Desde પ્રશ્ન ઊંડા આવ્યો બુદ્ધિ ઊંડા આવ્યો જોઈ હલી આગળ એનો પ્રશ્ન જ ઉભો થયો કાયમ I am of boss of God I am boss of God ભગવાન પોતાના કબજ લાગે તમે કોઈ શ્લોક આવડતા નથી વસ્તુ આવડતી નથી સાંઈ બાબાને માને છે employee, let's see. બિલકુલ વસ્તુ કહેવાય છે અમારે બધા છે પણ બહુ બધા ગયા ધંધા કરવાનું છે દસ જુદા નામની ગરીબી eu vou dar uma dica virar aqui, O cara está no gringo. O cara está no gringo. Sabe isso? એટલે જે રિયલ પીપલ છે કમ્યુનિસ્ટ લોકો માને છે ભગવાન જેવી વસ્તુ નથી એ વાત સાચી છે બધી વાત ભગવાનના નામે લોકો બધું Railroad આપણાને કહે ને પાણીનો બધો તો